સમર્પણ અને દાન એ બંને અલગ અલગ વાત છે સમર્પણ નો મતલબ એ છે કે જે આપણે બ્રહ્મસવન મંત્ર બોલતી વખતે ઠાકોરજીને સમર્પિત કરીએ અને આપણી માલિકીની બધી વસ્તુ ઉપર ભાગીદારી તરીકે આપણે સામાન્ય ભાષામાં કહીએ તો ભગવાન આપણા માલિક છે એમ કરીને ઠાકોરજીને આપણે આપણી દરેકે દરેક વસ્તુનું સમર્પણ કરીએ દાન એ છે કે જ્યારે આપણે પોતાની માલિકીને ટ્રાન્સફર કરીએ એટલે કે હવે જે વસ્તુ મારી પાસે છે એ મારા એના ઉપર મારો બિલકુલ હક નથી અને ભગવાનની છે આ જાતના ને આપણે જ્યારે ટ્રાન્સફર કરીએ તો એને દાન કહેવાય એ વાતને એ દાન જ્યારે આપણે ભગવાનને કહીએ દાનનો મતલબ અહીંયા ભેટથી સમજવાનો ઠાકોરજીને કંઈક આપવું એ હિસાબે તો જે વસ્તુ હવે આપણે એમ કહીએ કે આના ઉપર મારો હક નથી અને હવે આ વસ્તુ ઠાકોરજીની છે જ્યારે આપણે એવું કહીએ તો એ વસ્તુને દેવ દ્રવ્ય દેવનું દ્રવ્ય એટલે કે ભગવાનનું દ્રવ્ય ભગવાનની સંપત્તિ ભગવાનની જે વસ્તુ ઉપર માલિકી છે એવી એ વસ્તુ બની જાય એટલે દેવ દ્રવ્ય કહેવાય અને દેવ દ્રવ્યનું ઉપયોગ આપણાથી કોઈ પણ રીતે કરી ન શકાય એ વાતને અહીંયા બીજા મહાપ્રભુજી ગોસાઈજી વગેરેના વચનોથી એ વાતને સમજાવવામાં આવી કે દાવ દેવદ્રવ્ય જે છે એ ક્યારે પણ આપણે લેવું ન જોઈએ મહાપ્રભુજીના એક્ઝામ્પલમાં પણ એ વાત આવી કે મહાપ્રભુજી સાથે એક વખત એવું થયું કે એમની પાસે ઠાકોરજીને ભોગ ધરવા માટે કાંઈ નહોતું તો ઠાકોરજીની સોનાની કટોરી હતી એ વેચી અને એમાંથી સામગ્રી લાવ્યા અને ઠાકોરજીને ભોગમાં તો મહાપ્રભુજીએ ઠાકોરજી તો આરોગી લીધું પણ ઠાકોરજી આરોગ્યા એના પછી મહાપ્રભુજી પ્રસાદ નહીં લીધું અને એને ગાયને ખવડાવી દીધું કેમ કે એ સોનાની કટોરી ઠાકોરજીની માલિકીની હતી અને એને વેચીને જે વસ્તુ આવી હોય એ ઠાકોરજીની માલિકીની કહેવાય એ આપણો એના ઉપર કોઈ જાતનો હક ન રહે એટલે મહાપ્રભુજીનો પ્રસાદ આરોગ્યા નહીં અને એને ગાયને ખવડાવી દીધું કેમ કે દેવદ્રવ્ય હતું તો એ વાતને અહીંયા બતાવી છે કે દ્રવ્ય જે છે જે ભગવાનની માલિકી જે વસ્તુ ઉપર હોય એ વસ્તુનો ઉપયોગ આપણાથી ક્યારે પણ થઈ ન શકે એ દેવદ્રવ્ય એને સમજવું જોઈએ અને દેવદ્રવ્યનો ઉપયોગ આપણે ક્યારે પણ કરવો ન જોઈએ કેમ કે એના પર ઠાકોરજીની માલિકી છે આપણી નથી તો આટલું એ ટોપિકમાં હતું એના પછીનું જે છે દેવલક એ ટોપિકની અંદર એ વાત આવી કે ફર્સ્ટ ઓફ ઓલ મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે ભક્તિ કોને કહેવાય એને અહીંયા ઇન્ટ્રોડ્યુસ કર્યું કે નિષ્કામ ભાવથી નિસ્વાર્થ ભાવનાથી ઠાકોરજી પ્રત્યે જે પ્રેમ હોય જે સ્નેહ હોય આદર હોય આપણો રિસ્પેક્ટ હોય પ્રભુ પ્રત્યેનો જે પ્રેમ છે એને ભક્તિ કહેવાય નિષ્કામથી ખાસ કરીને એ વાતને અહીંયા સમજાવવામાં આવી કે કોઈ પણ જાતની લાલચ આપણે હોવી ન જોઈએ કે હું ઠાકોરજીની ભક્તિ કરું ઠાકોરજીની સેવા કરું તો એનાથી એઝ અ રિઝલ્ટ મને આ વસ્તુ મળવી જોઈએ જેમાંની અંદર એક્ઝામ્પલ આપે છે કે લોભ આપણને પૈસા જઈતા હોય ઈર્ષ્યા એટલે કે આ કેમ કે કોઈ ભક્ત હોય તો એ પૂજાતો હોય લોકો એમ કેતા કે અરે આ ભગવાનનો ભક્ત છે એમ કરીને એને રિસ્પેક્ટ આપતા હોય તો એની ઈર્ષ્યામાં કે એની કોમ્પિટિશન આપણે ઠાકોરજીની સેવા કરવા લાગી જઈએ તો એ રીતે ન કરવું જોઈએ કોઈ જાતનું અભિમાન રાખીને કે મારા જેવું ભક્ત તો બીજું કોઈ છે જ નહીં મારા જેવી સેવા તો કોઈને આવડતી જ નથી હું ઠાકોરજીને જેટલી પ્રેમથી સેવા કરું છું એટલું તો બીજું કોઈ કરી જ નથી શકતું તો આ જાતના અભિમાન સાથે સેવા ન કરવી પાપ ધોવા માટે એટલે કે એવી ભાવના સાથે કે ઠાકોરજીની હું સેવા કરું તો મારા બધા પાપ દૂર થઈ જાય કે મને સ્વર્ગ મળી જાય મને મુક્તિ મળી જાય આ જાતની કોઈ પણ ફિલિંગથી કે કોઈ પણ ફલની ઈચ્છાથી ઠાકોરજીની ભક્તિ પ્રભુની સેવા ન કરવી જોઈએ પણ ભક્તિ કેવલ પ્રભુ પ્રત્યેના નિસ્વાર્થ નિષ્કામ સ્નેહથી થાય તો જ એ ભક્તિ મહાપ્રભુજીની ડેફિનેશન પ્રમાણે એને ભક્તિ કહેવાય બાકી કોઈ પણ જાતની ઈચ્છાથી કોઈ પણ જાતની રિઝલ્ટની ઈચ્છાથી જો ભક્તિ કરવામાં આવે ઠાકોરજીની સેવા કરવામાં આવે તો મહાપ્રભુજીના વર્ડમાં મહાપ્રભુજીની ડેફિનેશન પ્રમાણે એ ભક્તિ નથી એ વાતને અહીંયા સમજાવી એટલે આગળ જઈને એ વાતને સમજાવવામાં આવી અહીંયા કે આ મહાપ્રભુજીની ભક્તિની ડેફિનેશન આ જાતની છે કે નિષ્કામ ભાવથી નિસ્વાર્થ થઈને જે ભક્તિ જે સ્નેહ પ્રભુ પ્રત્યે કરવામાં આવે એને ભક્તિ કહેવાય એટલા માટે ભગવાનની સેવાથી પૈસા મળે ભગવાનની સેવાથી લોકો મને પૂજે લોકો મને રિસ્પેક્ટ આપે કે જે રીતે મેં તમને પહેલા પણ એક્ઝામ્પલ આપ્યું હતું કે હવેલી મંદિરોની અંદર જે રીતે ચાલે કે ગોસ્વામી બાળકો છે પૂજારીઓ છે બધા ઠાકોરજીના નામ ઉપર પૈસા લે કે મને ભગવાનનું છપ્પન ભોગ કરાવવું છે ભગવાન માટે સોના ચાંદીનો પલનો લાવવો છે આ જાતની માંગણી કરે પબ્લિક પાસે એ રીતે કે આના માટે તમે મને પૈસા આપો તો ત્યાં એ એનો હેતુ ભગવાન માટે કંઈ કરવાનું નથી પણ એને સ્વાર્થ છે કે મને પૈસા જોઈએ છે પણ હું એમ કહું કે તમે મને પૈસા આપો તો કાંઈ લોકો આપવાના નથી પણ ભગવાનના નામે ધર્મના નામે જો પૈસા માંગવામાં આવે તો લોકો આપશે તો આ જાતની લાલચથી લોકો આ જાતની પ્રવૃત્તિમાં જોડાતા હોય લોકોને આ સેવા પૂજામાં કંઈ ઇન્ટરેસ્ટ ન હોય પણ એક બિઝનેસ તરીકે એને યુઝ કરતા હોય ભગવાનને તો એ વાતને અહીંયા સમજાવવામાં આવી છે કે આવો જે બ્રાહ્મણ છે કે જે વૃત્તિ એટલે કે આજીવિકા માટે પૈસા કમાવા માટે બિઝનેસ તરીકે ભગવાનનું ભગવાનની સેવા ભગવાનની પૂજાનો ઉપયોગ કરતા હોય તો એવા લોકોને નીચ માનવા જોઈએ ગંદા માનવા જોઈએ અને એવાને શાસ્ત્ર એને ટાઇટલ આપે છે કે દેવલક છે એટલે કે જે વ્યક્તિ ભગવાનની સેવા પૂજાથી પૈસા કમાતો હોય ભગવાનની સેવા પૂજા કરીને લોકો પાસેથી પૈસા માંગતો હોય અથવા લેતો હોય એવા વ્યક્તિને શાસ્ત્ર દેવલક કહે છે અને દેવલકને શાસ્ત્રમાં બહુ નીચો એટલે કે ગંદો માનવામાં આવ્યો છે કેમ કે એ વૃત્તિ સારી નથી બીજા ઘણા બધા કમાવાના ઉપાય હોઈ શકે પણ શાસ્ત્ર એમ કે છે કે ભગવાનની સેવા ભગવાનની પૂજા જે માણસે પોતાના આત્માના ઉદ્ધાર માટે કરવી જોઈએ પોતાની મુક્તિ માટે કરવી જોઈએ કે ભગવાન પ્રત્યે પ્રેમપૂર્વક કરવી જોઈએ એના બદલે એ ભગવાનની સેવાને આપણે પોતાની આજીવિકાનું સાધન બનાવીએ પૈસા કમાવા માટેનું એક સાધારણ સાધન બનાવીએ તો એ સારી વાત નથી એ બહુ ગંદી વાત છે કેમ કે ભગવાનનો યુઝ તમે પૈસા કમાવા માટે કરી રહ્યા છો તો એને શાસ્ત્ર સારું નથી માનતા એટલે શાસ્ત્ર એને દેવલકનો ટાઇટલ આપે છે અને દેવલકને શાસ્ત્ર બહુ નીચ માને છે ગંદો માને છે આટલો વાત આપણે લાસ્ટ ક્લાસની અંદર જોઈ હતી હવે આગળનો ટોપિક ઉર્વી લઈશ तुमचा कॉल राखून ठेवण्यात हॅलो हा उर्वे નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરું સીધું નહીં દેવલકના ટોપિકમાં જે શ્લોક છે ને દેવાર્ચન કરો યસ્તુ વિત્તાર્થી વત્સરત્રયમ એના અર્થની નીચેથી જે પેરેગ્રાફ છે ને એ ऐसे देवलक पुजारी या सेवाकर्ताओं को दान दक्षिणा या भोजन देने वालों पापक भागी बनता है ऐसे लक का स्पर्श भी यदि हो जाए तो स्नान करना चाहिए ऐसे शास्त्रों में स्पष्ट स्पष्ट कहा कहा है श्री पुरुषोत्तम जी भी सिद्धांत मुक्तावली ग्रंथ की व्याख्या में लिखते हैं इस श्लोक से लाभ पूजा लाभ पूजार्थ यत्नस्य उपधर्मत्व ते देवलप्तावादी समा संपादकत्वात् अर्थ पैसा या प्रतिष्ठा मिले ऐसे स्वार्थमयी भगवान भाव भावना से तो जो श्री ठाकुर जी की सेवा करता है वह पाखंडी और अपवित्र कहलाता है हम्म। इस वचन से सिद्ध होता है कि जो कोई कोई भी व्यक्ति अपने श्री ठाकुर ठाकुर जी के लिए दूसरों से पैसा सामग्री मांगता है या किसी के देने पर उसे स्वीकारता है तो उसे अपवित्र देवलक समझाया समझना चाहिए अतः पैसा इकट्ठा करने के लिए या मान सम्मान की अपेक्षा से प्रभु की सेवा करना श्री महाप्रभु जी के अनुसार पाप है प्रभु ही हमारे धन है ऐसा उच्च भावना रखते हुए निश, निष्काम भाव से सेवा करने पर भक्ति होती है हम्म समझा આમાં આવી રીતે કે છે કે પૈસા અને પ્રતિષ્ઠા સ્વાર્થથી કરી અગર ભગવાનની સેવા તો ઈ ઠાકોરજી ઈ સેવાને સ્વીકારતા નથી અને ઈ સેવા પાખંડી અને અપવિત્ર કહેવાય છે બીજાથી પૈસા લઈને કે બીજાથી સામગ્રી લઈને અગર પ્રભુની સેવા આપણે કરીએ તો ઈ ક્યારે બી ઠાકોરજી સ્વીકારતા નથી અને એવા એવા જે વ્યક્તિઓ છે એમને અપ અગર આપણે છીણી બી લઈએ તો આપણે બી અપવિત્ર થઈ જઈએ અને મહાપ્રભુજીના અનુસાર આ બધું પાપ છે અને પ્રભુની સેવા અગર કરવી હોય તો પોતાના જ પોતાની માલિકીની જે બી વસ્તુઓ હોય એનાથી જ આપણે સેવા કરી શકીએ બરોબર એટલે કેવલ એ કરવું ઠાકોરજી સ્વીકારતા નથી એ તો બરોબર ઉપરથી એ પાપ છે એટલે ન જ કરવું જોઈએ કોઈ દિવસ એ બહુ ભાર દઈને વાતને મહાપ્રભુ જે પણ અહીંયા બતાવે છે ને પુરુષોત્તમજીના વર્ડ્સમાં જે વાત આવી ને અહીંયા કે લાભ પૂજાર્થ યત્નસ્ય ઉપધર્મત્વ દેવલકત્વાદિ એટલે કે આપણને પૈસા મળે કે લોકો આપણને બહુ રિસ્પેક્ટ આપે માન આપે એમ કે આ તો કેટલા મોટા ભક્ત છે કે કેટલી પ્રેમથી કેટલા વૈભવથી કેટલી મોટી મોટી રીતે ની સેવા કરે છે તો આવી કોઈ પણ અપેક્ષાથી આવી કોઈ પણ જાતની ફિલિંગથી ઠાકોરજીની સેવા ન કરવી જોઈએ ને જો એવી સેવા કરવામાં આવે તો શાસ્ત્રીને પાખંડી અપવિત્ર દેવલક એ જાતનો ટાઇટલ શાસ્ત્ર આપે છે ને એ એટલો ગંદો છે કે જેને શાસ્ત્ર બતાવે છે કે એને જો આપણે ટચ કરી લઈએ દેવલકને તો આપણે પહેરે કપડે સ્નાન કરવું જોઈએ કેમ કે ઠાકોરજીના સેવાને ઠાકોરજીને પોતાના પૈસા કમાવાનું સાધન બનાવે છે એટલે એ વ્યક્તિ બહુ નીચ છે એ વાતને અહીંયા સમજાવવામાં આવી છે એટલે પોતાના જ પૈસાથી પોતે જ પોતાના ફેમિલી મેમ્બર સાથે મળીને ઠાકોરજીની સેવા કરવી જોઈએ બીજા કોઈ પાસેથી પૈસા લઈને બીજા કોઈ વ્યક્તિ પાસેથી ઠાકોરજીની સેવા માટે ઠાકોરજીની પૂજા માટે કે ઠાકોરજી માટે કોઈ વસ્તુ લાવવા માટે પૈસા લેવા ન જોઈએ અને પોતાનાથી જેટલું થાય એ રીતે પ્રેમથી ઠાકોરજીની સેવા કરવી જોઈએ પણ હરગીઝ બીજા પાસેથી ન તો માંગવા અને ન બીજાને બીજા કોઈને ઠાકોરજીની સેવા માટે પૈસા આપવા એ વાત મેં અહીંયા બતાવી છે આમાં કઈ ડાઉટ ઉર્વી ના રાજા ઠીક છે છે બીજા કોઈને કઈ પૂછવું છે આમાં Thank you. ઠીક છે સારું ચલો તો નેક્સ્ટ ટોપિક કોણ લેશે બ્રિજેશભાઈ જોઈન થયા છે હા બ્રિજેશભાઈ કરો તમે શ્રવણ કીર્તન પ્રભુ સેવા પ્રભુ સેવા સિવાય પુષ્ટિ માર્ગીને પારિવારિક વ્યવસાયિક સામાજિક વગેરે બહારના કાર્યો પણ કરવા પડતા હોય છે આત્મા તેનું મન પ્રભુથી વિમુખ થાય છે તે સહજ સંભવ છે તેથી મન પ્રભુથી વિમુખ ન થાય અને પ્રભુમાં સતત લાગેલું રહે તે માટે પ્રભુનું નામ સ્મરણ અને કીર્તન કરવું તે પુષ્ટિ ભક્તિ માર્ગી માટે અત્યંત આવશ્યક છે આથી સેવા પછીના સમયમાં પણ પ્રભુની લીલા ગુણો મહાત્મ્ય નામો વગેરેનું વાંચન શ્રવણ અને મનન કરતા રહેવું જોઈએ શરીરમાં પ્રવેશી ગયેલ રોગોને દૂર કરવા માટે જેમ સેવન કરવામાં આવતું હોય છે તે મનમાં ઘર કરી ગયેલ વિરોધી ભાવોને દૂર કરવા માટે શ્રી પ્રભુજી ભાગવત પુરાણનો રજિયાતપણે અભ્યાસ કરવાનું સૂચન પ્રત્યેક પુષ્ટિ માર્ગી પુષ્ટિ ભક્તિ માર્ગીને કહ્યું કહ્યું છે પ્રાથમિક અવસ્થામાં પોતાના ગુરુ પાસેથી અથવા તો કોઈ ભાગવતનો અભ્યાસુ નિર્લોભી સદવૈષ્ણવ પાસેથી ભાગવતનો અભ્યાસ કરવો જોઈએ જો તે ન મળે તો પોતે જ પરિશ્રમ પૂર્વક જેવી સમજ પડે તેવી રીતે ભાગવત નો અભ્યાસ પ્રારંભ કરી દેવો જોઈએ પરંતુ કોઈ પણ સ્થિતિમાં દાન દક્ષિણા લઈને થતી ભાગવત સપ્તાહ કે તે રીતે થતા પ્રભુના કીર્તન ગુણગાન તો ક્યારે પણ સાંભળવા ન જોઈએ દાન લઈને પુષ્ટિ ભક્તિ માર્ગમાં ભાગવત સપ્તાહ કરનારા તેમજ પ્રભુના કીર્તન વગેરે કરનારાઓની નિંદા કરતા મહાપ્રભુજી મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય જલભેદ ગ્રંથમાં આજ્ઞા કરે છે કે મેવ ગર્તાસ્તુ નીચા ગાપો ગાનોપજીવિત જે લોકો પૈસા કમાવા માટે જે પ્રભુના ગુણગાન કીર્તન કરે છે તેમના ભાવને ગંદા પાણીના ખાબોચિયા જેવા સમજવા જોઈએ આગળ લઉં કે ના સમજાવો આટલું હા એ પુષ્ટિ ભક્તિ માર્ગમાં શ્રવણ કીર્તન અને સત્સંગ નું મહત્વ સમજાવ્યું છે આમાં કે આપણે આપણે ભગવાન પ્રત્યે આપણો ભાવ છે એ કન્ટિન્યુ રહે અને એમાં કોઈ પણ વિરોધ ના વિરોધ ના આવે એ માટે સતત અને સમય સમય મળે શ્રવણ કીર્તન અને સત્સંગ કરતું રહેવું જોઈએ એમને ગુણો મહત્વ ને આમાં મહાપ્રભુજી આ ભાગવત પુરાણ ઉપર મહત્વ આપતા એમ કે છે કે ભાગવત પુરાણનો અભ્યાસ કરવાનો બને તો ત્યાં સુધી જેને ભાગવતનો અભ્યાસુ હોય અને જેને જાણકાર હોય ભાગવતનું એમની પાસેથી શીખવું કે સમજવું અને અને પાસેથી અને બંને જો અવેલેબલ ના હોય તો આપણે પોતે પણ પડે એ રીતે ભાગવતજીમાં જે પ્રભુજીનું જે મહાત્મા સમજાવવામાં આવે છે સમજવાનો પ્રયત્ન કરવાનો પણ આમાં દાન દક્ષિણા આપીને અને ભાગવત સપ્તાહ સાંભળવા માટેને આ જે પૈસા લઈને ભાગવત સપ્તાહ કરતા હોય એમને બિલકુલ ના પાડી છે કે એમની પાસે સાંભળવું નહીં એટલે આમાં મહાપ્રભુજી ચલગત ગ્રંથમાં જે કે છે કે આ આ પ્રકાર સાંભળી છે ગંદા પાણી એ ક્ષણભર માટે હોય સમજો તમે સાંભળો તો એમાં ભક્તિનો તમારે કોઈ ભાવ ના ઉભો થાય એટલે જો આની અંદર એ વાત સમજાવી કે જે ભગવાન માટે મહાપ્રભુ જે રીતે આજ્ઞા કરે છે કે જે લોકો સેવા કરતા હોય પોતાના ઘરમાં તો એ લોકો થોડા સમય જેટલા સમય આપણે સેવામાં હોઈએ ની સેવામાં તો એટલું સમય તો આપણું મન ની અંદર લાગેલું રહે પણ જયારે આપણે ઠાકોરજીથી દૂર જઈએ એટલે જેમ નોકરી ધંધા માટે ઓફિસમાં ગયા કે ફ્રેન્ડ સર્કલમાં ગયા સ્કૂલ ગયા કોલેજ ગયા ક્લાસીસમાં ગયા ફરવા માટે બારે ગયા તો આ બધી એક્ટિવિટીઝ ની અંદર ઠાકોરજીથી આપણું મન દૂર થઈ જાય ઠાકોરજી આપણને યાદ પણ ન આવે કે ઠાકોરજીને આપણે ભૂલી જઈએ તો એ ટાઈમ એવો છે કે જ્યારે આપણે ઠાકોરજીથી દૂર થઈ જઈએ આપણું મન પ્રભુથી દૂર થઈ જાય પ્રભુ પ્રત્યે આપણા મનમાં જે પણ ભાવ હોય એ સ્થિર ન થાય અને એ સેવામાં હોઈએ એટલો ટાઈમ આવે અને પછી જતું રહે આપણે ભૂલી જઈએ બધું જ આપણા પર્સનલ કામમાં સોસાયટીમાં ફેમિલીમાં બિઝનેસમાં બિઝી થઈ જઈએ એ વાતને મહાપુરુષની આજ્ઞા કરી છે કે એટલે જેટલા સમયે ઠાકોરજીની સેવામાં આપણે નથી એવા ટાઈમની અંદર પણ આપણે ઠાકોરજીને ભૂલી ન જઈએ એટલા માટે ઠાકોરજીનું સેવા સ્મરણ ઠાકોરજીનું કીર્તન સત્સંગ શ્રવણ વગેરે કન્ટિન્યુ રાખવું જોઈએ એટલે કે ટાઈમ મળ્યો ત્યારે પ્રભુ સંબંધી કંઈ વાંચો ઠાકોરજી સંબંધી કંઈ સાંભળવું સંપ્રદાય સંબંધી કંઈ સાંભળવું કંઈક વાંચવું ઠાકોરજીને યાદ કરવું ઠાકોરજીના સ્મરણ કરવા કે ઠાકોરજીની લીલા વગેરે આપણે રીડ કરી હોય વાંચી હોય જોઈ હોય ટીવીમાં તો એનું સ્મરણ કરવું એટલે કે ઠાકોરજી આવા કાર્યો કર્યા ઠાકોરજી આવા હતા કે આવા મોટા મોટા કાર્યો કર્યા કે આ જાતની લીલા કરી આ બધી વાતોને યાદ કરવું એને સ્મરણ કરવું તો એ પોસિબલ હોય ત્યાં સુધી એને કન્ટિન્યુ રાખવું જોઈએ કે જેનાથી પ્રભુ પ્રત્યેનો આપણો જે ભાવ છે એ ખંડિત ન થાય ઘણા બધા લોકોની અંદર એ આદત જોવામાં મળે આપણને કે અષ્ટાક્ષર મંત્ર છે કે જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ આ બધા ને કન્ટિન્યુઅસલી એ લોકો બોલતા જ હોય મનમાં બોલતા હોય ધીમે ધીમે બોલતા હોય પણ કંઈ પણ કરતા હોય એ લોકો કન્ટિન્યુઅસલી આને બોલવાનું ચાલુ જ રાખતા હોય તો આ એક આદત એ જાતની છે કે જેના કારણે આપણી આદત ડેવલપ થાય તો પ્રભુમાં આપણું મન લાગેલું રહે અને આવતો જતો ભાવ ન થઈ જાય સામાન્ય બિલકુલ સામાન્ય એક્ઝામ્પલ જો કે જે રીતે નાના નાનપણથી કોઈ બચ્ચાઓ હોસ્ટેલમાં રહેતા હોય મમ્મી પપ્પાથી દૂર ફેમિલીથી દૂર અથવા કે દાદા દાદી નાના નાની આ કોઈ જોઈન્ટ ફેમિલીમાં ન રહેતા હોય એકલા રહેતા હોય વેકેશન વેકેશનમાં આવતા હોય તો એમનું એમ ફેમિલી મેમ્બર્સ પ્રત્યે મમ્મી પપ્પા પ્રત્યે કે દાદા દાદી કાકા કાકી કે જે લોકોને આપણે મળતા ના હોઈએ તો નજીકના રિલેશન હોય આપણા તો પણ એ લોકોની સાથેનું આપણું અટેચમેન્ટ બહુ ઓછું હોય ને જે લોકોને આપણે રોજ મળતા હોઈએ રોજ જેમની સાથે આપણે રહેતા હોઈએ એ લોકોની સાથે આપણું અટેચમેન્ટ સારું હોય વધારે હોય મતલબ એ લોકો પ્રત્યે પ્રેમ હોય એમની સાથે આપણે અટેચમેન્ટ પણ હોય તો એ જ વાતને મહાપ્રભુ અહીંયા કહે છે કે ઠાકોરજીથી એટલું બધું દૂર ન રહેવું જોઈએ કે જેનાથી આપણું પ્રભુ પ્રત્યેનું અટેચમેન્ટ જ ન રહી જાય ને એઝ અ ડ્યુટી બધું ચાલ્યા કરે એવું ન થવું જોઈએ પણ ઠાકોરજી પ્રત્યે આપણું મન જોડાય પ્રભુમાં અટેચમેન્ટ થાય ઠાકોરજી આપણને યાદ પણ આવે આ જાતની પ્રેક્ટિસ આપણે રાખવી જોઈએ એટલા માટે જરૂરી છે કે જે રીતે આજકાલ વોટ્સએપ ફેસબુક આ બધાના કારણે લોકો એકબીજા ફેમિલી મેમ્બર્સ કોન્ટેક્ટમાં રહે એકબીજાના ફોટોગ્રાફ જુએ વાતચીત કરે ક્યારે ક્યારે તો એના કારણે કોન્ટેક્ટ બનેલો રહે તો અટેચમેન્ટ પણ રહે થોડો ટાઈમ કોઈને મળીએ નહીં વાત ન કરીએ એમની ખબર ન હોય કે એ લોકો નું શું થયું સાજા માંદા ને કંઈ જ આપણને ખબર ન હોય તો એવા લોકોની સાથે આપણું અટેચમેન્ટ પણ ઘટી જાય એ જ વાતને મહાપ્રભુ ત્યાં સમજાવી છે કે જે ટાઈમમાં આપણે ઠાકોરજીની સામે નથી ઠાકોરજી આપણી સન્મુખ નથી બિરાજી રહ્યા સેવામાં નથી એની બહારના સમયમાં છીએ તો સોસાયટીમાં ફેમિલીમાં બિઝનેસમાં આપણું મન એટલું બધું ન જતું રહે કે ઠાકોરજી ભૂલાઈ જાય એટલે પ્રભુ સંબંધી કઈ વાંચન પ્રભુ સંબંધી કઈ સાંભળવું પ્રભુ પ્રભુની લીલાઓને સ્મરણ કરવું એ શ્રવણ કીર્તન અને સ્મરણ આ બધું કન્ટિન્યુ રાખવું જોઈએ કે જ્યારે પણ આપણને ટાઈમ મળે તો ઠાકોરજી સંબંધી કંઈ વાંચો સંપ્રદાય સંબંધી વાંચવું સાંભળવું એ બધું કરવું જોઈએ જેની અંદર મહાપ્રભુજી ભાગવતજીને બહુ ઇમ્પોર્ટન્સ આપે છે કે ભાગવત મહાપુરાણ કે જેની અંદર ઠાકોરજીની લીલાઓનું વર્ણન છે તો એ ભાગવતજીને વાંચવું એનું એનું સ્મરણ કરવું એનો અભ્યાસ કરવો નિરંતર એને સમજવાની કોશિશ કરવી આ બધું સારી વાત છે એ રીતે મહાપ્રભુજી આ ભાગવતજી ઉપર બહુ ઇમ્પોર્ટન્સ આપ્યું છે એ જ વાત આગળ કોની પાસે સાંભળવું કેવી રીતે ભણવું તો એના માટેના સૂચન છે કે જેની પાસે તમે દીક્ષા લીધી છે પોતાના ગુરુ પાસે ભાગવતજીને ભણો ભાગવતજીને સમજો ન સમજાય પૂછો તો એની સ્ટડી કરવી જોઈએ ભાગવતજીની કેમ કે એની અંદર ભગવાનની લીલા છે ભગવાને શું કર્યું ભગવાન કેવા છે ઠાકોરજી કેટલા મોટા છે આ સૃષ્ટિ કેવી રીતે ભગવાને ઉત્પન્ન કરી સૃષ્ટિને કેવી રીતે ભગવાન ચલાવે છે આ બધી વાતો ઇન ડિટેલ ભાગવતજીની અંદર બહુ સારી રીતે બતાવવામાં આવી છે તો પ્રભુ સંબંધી છે એટલે એને જાણવું એને સમજવું જરૂરી છે કેમ કે એનાથી આપણને પ્રભુ સંબંધી જ્ઞાન થાય કે ભગવાન કેવા છે ભગવાને કેવી લીલાઓ કરી ઠાકોરજીએ કેવા કાર્યો કર્યા જગતને ભગવાન કેવી રીતે ચલાવી રહ્યા છે આપણે બધા ક્યાં છીએ કોણ છીએ ઠાકોરજીના પ્લેગ્રાઉન્ડની અંદર આપણી પ્લેસમેન્ટ ક્યાં છે કે ઠાકોરજી આપણને ઉપર કઈ રીતે આપણને ગવર્ન કરે છે આ બધી વાતોને બહુ સારી રીતે ભાગવતજીમાં સમજાવી છે એટલે ભાગવતજીનું અધ્યયન ભાગવતજીની સ્ટડી બહુ જરૂરી છે મહાપ્રભુજીના મતે કમ્પલસરી છે આગળ એ વાત આવશે કે પઠનીયમ પ્રયત્ને મહાપ્રભુજી કહે છે કે નિત્ય એનો પાઠ કરવો જોઈએ નિત્ય ભાગવતજી વાંચવા જોઈએ નિત્ય ભાગવતજીની સ્ટડી ભાગવતજીનું અધ્યયન કમ્પલસરી મહાપ્રભુજી બતાવ્યું તો પોતાના ગુરુ પાસેથી એને કરવું જોઈએ ગુરુ અવેલેબલ ન હોય તો આપણી સાથે સંગી કોઈ વૈષ્ણવ હોય કે જેને ભાગવતજીનો અભ્યાસ સારું હોય એ નિર્લોભી છે નિષ્કામ છે એ એને કોઈ જાતની ઈચ્છા નથી એ પૈસા નથી માંગી રહ્યો તમારી પાસે જે તે ટ્યુશન ટીચર્સ ભણાવવાના પૈસા માંગે આ જાતનું કાર્ય નથી કરી રહ્યો પ્રેમથી ઠાકોરજીની લીલાના અવગાહન તરીકે ઠાકોરજીની લીલાઓને યાદ કરવા માટે ઠાકોરજીની લીલાઓને બોલવા માટે સંગી વૈષ્ણવને સમજાવવા માટે ભાગવતજીનું પઠન પાઠન એનું અધ્યયન કરાવતો હોય તેવા વૈષ્ણવ પાસેથી આપણે ભાગવતજીને ભણવા જોઈએ સમજવા જોઈએ થર્ડ જો આવા બંને ન મળે એટલે ગુરુ પણ એવા નથી અને કોઈ સારો વૈષ્ણવ પણ નથી મળતું તો આપણે પોતે ભાગવતજીને વાંચવા જોઈએ ભાગવતજીને સમજવાની કોશિશ કરવી જોઈએ પણ હરગીજ મહાપ્રભુજીની સ્પષ્ટ આજ્ઞા છે કે જે વ્યક્તિ પૈસા કમાવા માટે ભાગવતજી વાંચતો હોય ભાગવતજી ને સમજાવતો હોય અથવા ભાગવત કથા જે રીતે આપણે આસપાસ જોતા હોઈએ કે ભાગવત સપ્તાહ બેસાડતા હોય લોકો ભાગવત નું ભાગવત કથા થતી હોય ટીવી ની અંદર પણ આવતી હોય છે આસપાસ પણ તમે લોકો બધા જોઈ જશે તો ત્યાં જે વ્યક્તિ ભાગવતજી વાંચે છે ભાગવતજીને બોલે છે એ વ્યક્તિ એના માટે દક્ષિણા માંગે છે એટલે કે હું ભાગવતજીનો સાત દિવસ પાઠ કરું તો તમે મને આટલા પૈસા આપો રહેવાની આવી સગવડ આપો આવ જાઓની ટિકિટ આપો આ જાતની અપેક્ષા સાથે આ જાતની કોઈ જાતની સ્વાર્થની ભાવના સાથે પૈસા કમાવા માટે જે વ્યક્તિ ભાગવતજી વાંચતો હોય તેવા વ્યક્તિ પાસેથી ન તો આપણે ભાગવતજી સાંભળવી જોઈએ અને ન એવા વ્યક્તિ પાસેથી અધ્યયન ભાગવતજીનું કરવું જોઈએ કે ન એવા વ્યક્તિનો સંગ કરવો જોઈએ કેમ કે મહાપ્રભુજીના મતે જે વ્યક્તિ ભાગવતજીને પોતાની આજીવિકાનું સાધન બનાવે છે એ વ્યક્તિ ફરી જે રીતે આપણે દેવલક માટે જોયું કે નીચ છે એ રીતે ભાગવતજીને પણ જે પોતાની વૃત્તિનું સાધન બનાવતો હોય તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એ વ્યક્તિ ગંદો છે નીચ છે ખરાબ વ્યક્તિ છે મહાપ્રભુજીને ભાગવતજી માટે એક સ્પેશિયલ ફિલિંગ છે કે ભગવાન જ છે ભગવાનનું નામાત્મક સ્વરૂપ મહાપ્રભુજી વર્ડ લખી લેજો ભાગવતજી એ ભગવાનનું નામાત્મક સ્વરૂપ છે એટલે કે ફોર એક્ઝામ્પલ તમને સમજાવું તો જે રીતે મહાત્મા ગાંધી હવે એ આપણી વચ્ચે નથી એ તો મરી ગયા વર્ષો થઈ ગયા એને પણ એમની બુક કે મહાત્મા ગાંધીની જે ઓટોબાયોગ્રાફી છે કે બીજી પણ એમના દ્વારા લખેલી પુસ્તક વગેરે જે છે એ આપણા માટે પ્રેરણાનું સાધન છે કે ચલો એના કેવા વિચાર હતા ગાંધીજી કેવા હતા કે એમને શું ગમતું હતું શું નહોતું ગમતું એમના રૂલ્સ શું હતા એમણે પોતાના જીવનમાં શું એથિક્સ રાખ્યા તો આ બધી વાતો આપણને ગાંધીજી નથી પણ એમની બુક્સ દ્વારા આપણને વાતને આપણે સમજી શકીએ તો એ રીતે ભગવાન આપણી સામે પ્રત્યક્ષ નથી ભગવાનની લીલાઓને આપણે જોઈ નથી શકતા પણ Bhagavatji in the form of word વર્ડ્સના રૂપમાં બુકના રૂપમાં સ્વયં ભગવાન છે એટલું ઇમ્પોર્ટન્સ મહાપ્રભુજી ભાગવતજીને આપ્યું છે એમને ભગવાન જેટલું જ સેમ સ્ટેટસ મહાપ્રભુજીએ ભાગવત મહાપુરાણને પણ ભગવાન જેટલું સ્ટેટસ આપ્યું છે એટલે મહાપ્રભુજીની આજ્ઞા છે કે જે રીતે ભગવાનની આજીવિકા કરવી ઠાકોરજીની સેવાને પોતાના ધંધો બનાવવો પોતાની આજીવિકાનું સાધન બનાવવું પાપ છે સેમ વે ભાગવતજીને પોતાની આજીવિકાનું સાધન બનાવવું અથવા ભાગવત પુરાણ વાંચીને પોતે પૈસા કમાવવા દક્ષિણા લેવી અને મહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગની અંદર વર્જિત માન્યું છે ખરાબ માન્યું છે એટલે આપણે પોતાના ગુરુ પાસે કોઈ નિષ્કામ નિસ્વાર્થ વૈષ્ણવ હોય એની પાસેથી અથવા પોતે ભાગવતજી વાંચીને ભાગવતજીનું અધ્યયન કરવું જોઈએ બીજા પાસેથી સાંભળવાની અપેક્ષા બહુ રાખવી નહીં ખાસ કરીને કે આવો વ્યક્તિ કે જે દક્ષિણા લઈને ભાગવત કથા વાંચતો હોય તેવા વ્યક્તિને ન તો આપણે સાંભળવો ન તો ભાગવત કથા માટે આપણે પૈસા આપવા ન આવા કોઈ પણ જાતના આયોજનમાં આપણે જોઈન થવું જોઈએ વાતને મહાપુરુ ત્યાં સમજાવી આગળ જલભેદ મહાપ્રભુજીનો જે ગ્રંથ છે એની અંદર મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા એ વાતની કરે છે કે જે લોકો પૈસા કમાવવા માટે ઠાકોરજીની કથા ગુણગાન કીર્તન કરતા હોય ઠાકોરજીની કથાને ઠાકોરજીની વાર્તાને ઠાકોરજી વિષય કંઈક પણ વસ્તુને પોતાની આજીવિકાનું સાધન બનાવતા હોય નથી પૈસા કમાવાની વૃત્તિ એ લોકોની હોય તો એવા વ્યક્તિના મોઢે બોલાતી જે કથા છે એને ગટરના પાણી જેટલી ગંદી સમજવી જોઈએ જે રીતે ગટરના પાણીથી આપણે દૂર રહીએ એ રીતે આવા જે વક્તા છે આવા જે કથાકારો છે એનાથી આપણે દૂર રહેવું જોઈએ એ વાતને મહાપ્રભુજી બહુ ભારથી અહીંયા સમજાવે છે કે ન સમજાય તો સમજ્યા વગર પણ કેવલ પોતે એને વાંચન કરવું રીડ કરવું પાઠ કરી જવું પણ આવો વ્યક્તિ કે જે ભાગવતજીના નામે પૈસા લેતો હોય એવા વ્યક્તિ પાસેથી તો હરગીઝ ભાગવત ની કથા ન જ સાંભળવી જોઈએ એ વાતની આમાં પ્રભુજી સમજાવી સમજાયું ઉર્વી હા રાજા શું સમજાયું અને સત્સંગમાં એવું છે કે ભગવાન શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જેમ ઠાકોરજી ને જ્યારે ઠાકોરજી ઘરમાં હોઈએ ને આપણે જેમ એમના સાથે રિલેટ કરીએ પણ બહાર ગયા બાદ આપણે ઘણીવાર એવું થાય કે આપણે કામોમાં એટલા વ્યસ્ત થઈ જઈએ કે આપણે ઠાકોરજીનું સ્મરણ બી ન કરી શકીએ એવું ન થવું જોઈએ ઓલવેઝ એમનાથી રિલેટેડ રહેવું જોઈએ બીજું કે ભગવદ્ ગીતા એટલે કે ભગવાનનો નામાત્મક ભાગવત પુરાણ ભાગવત પુરાણ ભાગવત પુરાણ એટલે કે ભગવાન નો નામર્તક સ્વરૂપ છે ઈ છે ને બુકના સ્વરૂપમાં ઠાકોરજી સ્વયં છે સમજાયું સરસ હા મતલબ એટલે ભાગવતજી નો પાઠ ભાગવતજી નું અધ્યયન આપણે કરવું જોઈએ એ વાતને વાપરવું અહીંયા બહુ ભાર આપ્યો છે કે કોઈ પણ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ માટે જયારે પણ તમારી પાસે સમય છે પણ દિવસમાં કમસે કમ એક વાર ભાગવતજીમાંથી એક પેજ વાંચો ભાગવતજીનો એક અધ્યાય વાંચો કમ કમ વધારે કંઈ ન થાય તો કમ સે કમ એક પેજનું પણ નિયમ લેવું જોઈએ કે રોજ કમ કમ એક પાના જેટલું ભાગવતજીનું અધ્યયન આપણે કરીએ સમજાય નહીં તો કાંઈ નહીં ભાગવતજીને એકવાર વાંચી જવું કમ સે કમ બસ બીજું કઈ નહીં તો એટલું તો નિયમ થી કરવું જ જોઈએ એ વાતને મહાપ્રભુજી અહીંયા સમજાવી છે કેવી રીતે ભાગવતજીનું અધ્યયન કરવું તો એને અહીંયા મહાપ્રભુ જે રીતે સમજાવ્યું કે ભાગવતજીનું નિત્ય અધ્યયન પોતે કરવું જોઈએ સમજવું હોય તો પોતાના ગુરુ પાસે જવું જોઈએ કોઈ નિસ્વાર્થ નિષ્કામ વૈષ્ણવ હોય તો એની પાસે ભાગવતજીને ભણવા જોઈએ પણ જે વ્યક્તિ પૈસા કમાવા માટે ભાગવતજી વાંચતો હોય પૈસા પૈસા લઈને ભગવાનની કથા વાંચતો હોય દક્ષિણા એના માટે લેતો હોય તો એવા વ્યક્તિ પાસેથી ભાગવતજી ન સાંભળવા જોઈએ એ વાતની અહીંયા મહાપ્રભુજીએ સમજાવી છે આમાં કોઈને કઈ ડાઉટ राजा ये भगवत पुराण का जो एक वर्ड है ना प्रभु नामक नामात्मक ओके मतलब जिस समय मैंने उसको बताया ना कि वर्ड के फॉर्म में भगवान स्वयं जैसे गांधी जी का एग्जाम्पल दिया कि गांधी जी की ऑटोबायोग्राफी है तो जब हम उसमें कुछ भी पढ़ते हैं तो हमारे मन में गांधी जी की एक इमेज पैदा होती है कि गांधी जी ऐसे थे या गांधी जी के ये मॉरल्स थे गांधी जी ऐसा सोचते थे गांधी जी को ये पसंद था गांधी जी को ये पसंद नहीं था तो ये बातें जैसे हमें समझ आती है उसी तरह वो Gandhi in the form of word वो वर्ड के फॉर्म में गांधी स्वयं है उसी तरह भागवत जी भी वही है कि भगवान कैसे हैं भगवान ने कैसी लीला की क्योंकि हमने कभी देखा नहीं है ना भगवान की लीला को हम अनुभव कर सकते हैं तो हमें कैसे पता चलेगा तो भागवत जी से हमें ये पता चलेगा इसलिए भागवत जी का अध्ययन भागवत जी का पाठ रोज करना चाहिए वो महाप्रभु जी ने समझाया जितना हो पाए उतना पर कंपल्सरी डेली नियम से करना ही चाहिए ये बात महाप्रभु जी ने इसलिए इसको इम्पोर्टेंस दिया है क्योंकि महाप्रभु जी भागवत जी का स्टेटस भगवान जितना ही मानते हैं वो दोनों एक ही हैं इन दोनों में कोई अंतर नहीं है इतना रिस्पेक्ट महाप्रभु जी को भागवत जी के प्रति है ठीक है જી રાજા हाँ लो ब्रजेश भाई આગળ હા રાજા હમ અ, માટે જેમ ગંદા પાણીથી લોકો દૂર રહેતા હોય છે એમ આવા નીચ ભાવવાળા કથાકારો તેમજ ગુણગાન કરનારાઓથી પણ દૂર રહેવું જોઈએ એવી મહાપ્રભુજીની સ્પષ્ટ આજ્ઞા છે ભાગવત તો મહાપ્રભુજીના મનમાં સાક્ષાત શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે તેથી શ્રી મહાપ્રભુજી તો ભાગવતને વેદ તેમજ અન્ય પુરાણો કરતા પણ વધુ મહત્વ આપે છે તેથી ભાગવત માટે શ્રી મહાપ્રભુજી સર્વ નિર્ણય નિબંધમાં આજ્ઞા કરે છે पठनीयं प्रयत्नेन सर्वहेतुविवर्जितं नृत्यर्थनै उचित प्राणेरकंठगतैरपि અર્થે કોઈ પણ જાતની લૌકિક કે પારલૌકિક કામના કામના રાખ્યા વિના ભાગવત નો અભ્યાસ જાતે જ કરવો પ્રાણ ચાલ્યા જાય તો પણ ભાગવતને પૈસા કમાવાનું સાધન ન બનાવવું આથી પુષ્ટિ ભક્તિ માર્ગીય સંગ તો એનો જ કરવો જોઈએ કે જે ભગવદીય હોય નિસ્વાર્થ હોય અને વળી શ્રી મહાપ્રભુજીની આજ્ઞાથી વિરુદ્ધ જેનું આચરણ ન હોય એટલે આમાં આમાં એવું કીધું છે કે જે કથાકારો પૈસા લઈ અને પોતાનું ગુજરાન ચલાવવા માટે જે ભાગવત કથા કરતા હોય અને ભગવાનનું ગુણગાન કરતા હોય એવા એવા વ્યક્તિને ગંદા પાણી જેવા જેમ ગંદા નું આપણે ઘરમાં રાખીને એને નિકાલ કરીએ તો એવા વ્યક્તિથી દૂર રહેવું અને એવા એવા વ્યક્તિને આપણે સંગ નહીં કરવો જોઈએ અને ભાગવતજી માટે મહાપ્રભુજી એ એમને ભગવાનનું સ્વરૂપ જ ગણે છે એટલે એ એમને પુરાણો અને વેદ અને પુરાણો કરતા પણ મહાપ્રભુજી ભાગવતજીને વધારે મહત્વ આપે છે કારણ કે એમાં પોતે ભગવાન પોતે માં બિરાજમાન છે એટલે એમને બીજા વેદો અને પુરાણો કરતા પણ ભાગવતજીને વધારે મહત્વ આપે છે કારણ કે એમાં સાક્ષાત ભગવાનનું જ સ્વરૂપ ગણવામાં આવ્યું છે એટલે એ એ સર્વ નિર્ણય નિબંધ ગ્રંથમાં મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે કે કોઈ પણ જાતની લૌકિક અને પારલૌકિક કામના રાખ્યા વિના એટલે લૌકિક કામ પારલૌકિક એટલે મોક્ષ માટે કે એ પારલૌકિક કે લૌકિક તમારે એ એ બી કોઈ કોઈ બી જાતની કામના રાખ્યા વિના ભાગવત નો અભ્યાસ પોતે જ કરવો જોઈએ બીજા કોઈની સાથે કરાવવું ન જોઈએ ભાગવત ને પૈસા કમાવાનું સાધન તો બિલકુલ ન બનાવવું જોઈએ આથી તુષ્ટિ ભક્તિ માર્ગ સંગ તો તેનો જ કરવો જોઈએ એટલે એમ બી કે જે ભગવતીય હોય જે જે ભાગવત વિશે જાણકાર હોય ભાગવતના અને મહા અને ભાગવતનું જાણકાર હોય એવા વ્યક્તિ સાથે સંગ કરવાનો અને એનું આચરણ કરવાથી દૂર રહેવું બરોબર એટલે આમાં એ જ વાત બતાવી કે સ્મરણ કીર્તન સ્મરણ ના અંતર્ગત ભાગવતજીનું શ્રવણ એટલે ભાગવતજીને સાંભળવા ભાગવતજી વાંચવા ભાગવતજીનું સ્મરણ કરવું એનું અધ્યયન કરવું કમ્પલસરી છે તો શું કામ કરવું કેમ કે એની અંદર ભગવાનની લીલા ભગવાન નું મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે કે ભગવાન કેવા છે ભગવાને કેવી લીલાઓ કરી ભગવાને કેવા કેવા કાર્યો કર્યા ભગવાન સૃષ્ટિને કેવી રીતે ચલાવે છે એ ટુ ઝેડ બધી જ વાત ભાગવતજીની અંદર બતાવવામાં આવી છે એટલે મહાપ્રભુજી જે છે એને વેદ ઉપનિષદ બીજા બધા સાહિત્ય કરતા ભાગવતજીને મતલબ વધારે સૌથી વધારે ઇમ્પોર્ટન્સ ભાગવતજીને જ મહાપ્રભુજીએ હંમેશા આપ્યું છે એ જ વાત સરોનિર્ણય મહાપ્રભુજીનો ગ્રંથ છે એમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પઠનીયમ પ્રયત્નેના સર્વ હેતુ વિવર્જિતમ એટલે કે કોઈ પણ જાતની લૌકિક કે પારલૌકિક કામના વિના કેવલ પ્રભુ પ્રત્યે આપણું સ્નેહની વૃદ્ધિ થાય ઠાકોરજીને આપણે વધારે સારી રીતે જાણી શકીએ કેવલ આટલી જ ઈચ્છાથી ઠાકોર ભાગવતજીનું પઠન થવું જોઈએ એના સિવાય બીજી કોઈ પણ જાતની ઈચ્છાથી ભાગવતજીનું પઠન પાઠન કે અધ્યયન આપણે કરવું જોઈએ નહીં એમાં લૌકિક પારલૌકિક ઈચ્છા એટલે આસપાસ આપણે જે રીતે જોતા હોઈએ કે પોતાના પિતા પોતાના દાદા કોઈ મરી જાય તો એની પાછળ ભાગવત કથા બેસાડે એટલે કે મારા પિતા મારા દાદાની મુક્તિ થઈ જાય એટલે અમે ભાગવત કથા બેસાડી આ શું છે કોઈ જાતની તમે કામનાથી ભાગવતજીનો કથા કરાવી રહ્યા છો કે મારા દાદા કે મારા પિતાની મુક્તિ થઈ જાય એટલે હું ભાગવત કથા કરાવું કે જે રીતે કથા કરો અરેન્જ કરતા હોય તો પૈસા કમાવા માટે કે અમને પૈસા મળે કે એક કથા ઉપર લોકો લાખો કમાતા હોય તો આવી કામનાથી એ લોકો ભાગવત નું પઠન પાઠન કરતા કે કરાવતા હોય આવા કોઈ પણ આયોજનોની અંદર આપણે જોઈન ન થવું જોઈએ ને આવા કોઈ પણ જાતના આયોજનો આપણે અરેન્જ કરવા પણ ન જોઈએ કેમ કે ભાગવતજીનો આ બધા સામાન્ય પૈસા કમાવા માટે કે મુક્તિ મેળવવા માટે ભાગવતજીનો ઉપયોગ પુષ્ટિ માર્ગીએ કરવો ન જોઈએ પણ કેવલ પ્રભુના સ્વરૂપને જાણી શકાય ઠાકોરજીમાં આપણો સ્નેહ વધે કેવલ આટલી જ ભાવનાથી આટલી જ ઈચ્છા સાથે ભાગવતજી વાંચવા અને સમજવાની કોશિશ આપણે કરવી જોઈએ એટલે નેક્સ્ટ લાઈન જે છે આમાં વૃત્યર્થમ નૈવ યુંજીત પ્રાણૈ કંઠ ગતૈરપી એટલે કે વૃત્તિ માટે પૈસા કમાવા માટે તો ભાગવતજીનો ઉપયોગ ન જ કરવો જોઈએ મહાપ્રભુજી ત્યાં સુધી સ્ટ્રિક્ટલી કહે છે કે પ્રાણ કંઠ સુધી આવી જાય એટલે કે તમારો મરવાનો દિવસ આવી જાય તમારી પાસે પૈસા કમાવા માટે કોઈ સાધન ન હોય ભાગવતજી સિવાય તમારી પાસે કોઈ ઓપ્શન ન હોય કે એ કર્યા વિના તમે મરી જાઓ એવી પણ પરિસ્થિતિ હોય તો પણ મરી જવું બેટર છે પણ ભાગવતજીનો પૈસા કમાવા માટે તો ઉપયોગ ન જ કરવો જોઈએ આટલું સ્ટ્રિક્ટ ઓર્ડર મહાપ્રભુજીનો ભાગવતજીના વિષયમાં છે કે મરવાની નોબત આવી જાય તો પણ ભાગવતજીના ભાગવતજીને પૈસા કમાવા માટેનું સાધન ન બનાવવું જોઈએ અનુવાદની અંદર આ વાત આવી નથી પણ લખી લેજો પ્રાણય કંઠ ગતઈ રપી એનો મતલબ એ છે કે પ્રાણ કંઠ સુધી આવી જાય તો પણ પોતાની આજીવિકા માટે ભાગવતજીનો ઉપયોગ ન જ કરવો જોઈએ એટલે કે તમારે મરવાનો દિવસ આવી જાય તો પણ ભાગવતજીની વૃત્તિ કે ભાગવતજીના નામે પૈસા ન જ કમાવા જોઈએ આટલું સ્ટ્રિક્ટ ઓર્ડર નું ભાગવતજી પ્રત્યે છે કેમ કે મહાપ્રભુજી ને સાક્ષાત ભગવાનનું સ્વરૂપ માને છે એટલે જે રીતે ઠાકોરજીના નામે ઠાકોરજીની સેવા માટે પૈસા કમાવા ન જોઈએ ઠાકોરજીની સેવાને પૈસા કમાવાનું સાધન ન બનાવવું જોઈએ એ જ રીતે ભાગવતજી ને પણ આપણે પૈસા કમાવા માટેનું સાધન નહીં બનાવવું જોઈએ કે ભાગવતજી વાંચીને ભાગવતજી ભણાવીને સમજાવીને આપણે એની દક્ષિણા માગીએ પૈસા માગીએ તો મહાપ્રભુ જ કે છે બિલકુલ ખોટી વાત છે તમે ભગવાનને વેચ્યા બરાબર આ પોઝિશન છે એટલે એવું તો ન જ કરવું જોઈએ શિષ્ય પદ્મનાભદાસજી હતા એમની વાર્તા વાંચજો ચોર્યાસી વૈષ્ણવની વાર્તાઓમાં છે પદ્મનાભદાસજી તો એની અંદર એવું પદ્મનાભદાસજી જે છે ભાગવતજી વાંચીને એની દક્ષિણા લેતા હતા તો એક વખત જયારે મહાપ્રભુજી ત્યાં પધાર્યા તો પદ્મનાભદાસજીએ એમને વિદ્વાન જાણ્યા મહાપ્રભુજીને પોતાના કરતા પણ વિશેષ મહાપુરુષ જાણીને પદ્મનાભદાસજી મહાપ્રભુજીને વિનંતી કરી કે તમે મને શરણ દીક્ષા આપી અને પુષ્ટિ માર્ગમાં મને દીક્ષિત કરો તો મહાપ્રભુજીએ ત્યારે એને આજ્ઞા આપી કે તમે ભાગવતજીની વૃત્તિ કરવાનું છોડો ભાગવતજીની કથા કરવાનું છોડો ને એની દક્ષિણા ન લો તો જ હું પુષ્ટિ માર્ગની અંદર તમને એન્ટર કરાવું કેમ કે પુષ્ટિ માર્ગની અંદર ભાગવતજીના નામે પૈસા કમાવવા વર્જિત છે એ ચોખ્ખું ચોખ્ખું પદ્મનાભદાસજીની વાર્તા વાંચી લેજો જેમને ઇન્ટરેસ્ટ હોય લોકો ચોર્યાસી વૈષ્ણવની પુસ્તકમાં પદ્મનાભદાસજીની વાર્તા આવે છે ઇન્ડેક્સમાં લખેલું નામ છે એમનું એ વાર્તા વાંચો ત્યારે વાત ક્લિયર થશે કે મહાપ્રભુજી એમને આજ્ઞા આપી કે પુષ્ટિમાર્ગી વૈષ્ણવ થયા પછી ભાગવતજીની વૃત્તિ ન કરવી અને ભાગવતજીને કેવલ અને કેવલ ભગવાનના સ્વરૂપને જાણવા માટે ભગવાનમાં પોતાના સ્નેહને વધારવા માટે જ ભાગવતજીનો ઉપયોગ કરવો જોઈએ બીજા કોઈ પણ હેતુથી ભાગવતજીનો યુઝ થવો ન જોઈએ બહુ સ્ટ્રિક્ટલી મહાપ્રભુજી એ વાતની આજ્ઞા આપી છે પદ્મનાભદાસજીને પણ તો મહાપ્રભુના ચરિત્રમાં પણ બહુ ક્લિયર છે કે ભાગવતજીને વૃત્તિનું સાધન બનાવવું મહાપ્રભુજી બહુ ખરાબ માન્યું છે અને ભાગવતજીનો ઉપયોગ કેવલ અને કેવલ ઠાકોરજીના સ્વરૂપને જાણવા માટે ભગવાનને સમજવા માટે ઠાકોરજીના મહાત્મ્યને જાણવા માટે અને પ્રભુમાં આપણો સ્નેહ વધે કેવલ આટલા જ પ્રયોજનથી ભાગવતજીનું પઠન અને અધ્યયન રોજ કરવું જ જોઈએ એના સિવાય બીજા કોઈ પણ હેતુથી બીજી કોઈ પણ લાલચથી લોભ ઈર્ષ્યા કે પોતાના દાદાની પિતાની મુક્તિ થઈ જાય એના માટે ભાગવતજીનું પઠન પાઠન અધ્યયન આયોજન ન કરવું જોઈએ એ વાત વાતને અહીંયા ખાસ મહાપ્રભુજીના વર્ડમાં મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે સમજવી જોઈએ લો આગળ વ્રજેશભાઈ નવું ટોપિક નહીં એક પેરેગ્રાફ હશે ને આની અંદર આગળ લીધા થઈ ગયું ને અચ્છા તમારી જૂની પુસ્તક છે શું હા મારી પાસે અચ્છા ના વાંધો નહીં નવીમાં છે એક પેરેગ્રાફ ઓર છે વાંચી લઈશ ભાગવત શ્રી મહાપ્રભુજીને મન સાક્ષાત કૃષ્ણ છે હા મળ્યું હા મળ્યું ભાગવત શ્રી મહાપ્રભુજીને મન સાક્ષાત શ્રી કૃષ્ણ જ છે તેથી શ્રી મહાપ્રભુજી તો ભાગવત ને વેદ તેમજ અન્ય પુરાણો કરતા પણ વધુ મહત્વ આપે છે કારણ કે પ્રભુના પુરુષોત્તમ સ્વરૂપ તેમજ બ્રહ્મવાદનું જેટલું સ્પષ્ટ અને સુંદર નિરૂપણ ભાગવતમાં એટલું તો વેદ ઉપનિષદ કે અન્ય પુરાણોમાં પણ નથી અહીં તમને પ્રશ્ન થશે કે બ્રહ્મવાદ એટલે શું હા એટલે આમાં હા બોલો હા એટલે ભાગવત શ્રી મહાપ્રભુજી ને મન છે સાક્ષાત ભગવાન નું સ્વરૂપ છે અને એટલે એ મહાપ્રભુજી ભાગવતને છે ને વેદ અને પુરાણ ઉપનિષદો કરતા પણ વધારે મહત્વ આપે છે કારણ કે એમાં ભગવત ભગવાન પોતે જ એમાં સમાયેલા છે અને એમનો જ અંશ છે એટલે ભાગવત એટલે એમાં પોતે ભગવાન છે એવું માને છે અને એટલે બીજા ઉપનિષદો પુરાણો અને વેદો કરતા પણ એમને સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે એટલે વધારે એમને મહત્વ આપે છે સરસ ચલો તો આ શ્રવણ કીર્તન અને સત્સંગ એના પેરેગ્રાફની અંદર સમજવાની વાત એટલી છે કે ભગવાન સાથે આપણે અટેચડ રહેવું જોઈએ એવી કોઈ પણ પરિસ્થિતિમાં ન આવવું જોઈએ કે જેનાથી આપણે ભગવાનને ભૂલી જઈએ કેમ કે આપણું ગોલ આપણા જીવનનું લક્ષ્ય ભગવાન છે અને ભગવાનની પ્રાપ્તિ એ જ આપણને પોતાના જીવનનો હેતુ છે એઝ અ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ એટલે પ્રભુ સાથે અટેચડ રહેવું પ્રભુનું સ્મરણ હંમેશા આપણા મનમાં રહેવું અને ઠાકોરજીને ક્યારે પણ ન ભૂલવું આ જ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ ટાસ્ક હોવું જોઈએ એના સિવાય દુનિયા દારીની દરેક વસ્તુને આપણે જો ભૂલી પણ જઈએ તો એનાથી કાંઈ બહુ ફરક પડતો નથી અને પડવાનો પણ નથી કોઈ દિવસ ને આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોવું પણ ન જોઈએ એટલે કોઈ પણ રૂપમાં પ્રભુ સાથે અટેચડ આપણે રહેવું જોઈએ સેવા કરતી વખતે તો પ્રત્યક્ષ ઠાકોરજી આપણી સન્મુખ જ્યારે બિરાજી રહ્યા છે તો ત્યારે તો આપણું મન પ્રભુની અંદર લાગેલું રહે જ છે પણ જે સમયમાં ઠાકોરજી આપણી સન્મુખ નથી બિરાજી રહ્યા અને આપણે ઘરની બહાર જઈએ સ્કૂલ કોલેજ બિઝનેસ માટે સોસાયટીમાં આમ તેમ ઠાકોરજીને છોડીને કંઈ પણ જઈએ ફરવા માટે જાઓ કંઈ પણ કરો એવા ટાઈમની અંદર આપણે ઠાકોરજીને ભૂલી જતા હોઈએ તો મહાપ્રભુજી કે છે કે એવા ટાઈમની અંદર કે જ્યારે પ્રભુ આપણી સન્મુખ નથી બિરાજી રહ્યા તો એવા ટાઈમમાં ઠાકોરજીનું નામ લેવું ઠાકોરજીની લીલાઓને વાંચવી એને યાદ કરવી કોઈને બોલીને કહેવી કોઈના મોઢેથી સાંભળવું એ બધું કરવું જોઈએ કે જેનાથી વર્ડ્સના રૂપમાં પણ સ્વરૂપથી નહીં પણ શબ્દોથી ઠાકોરજીથી આપણે કનેક્ટેડ રહીએ એ બહુ જરૂરી મહાપ્રભુજીને માન્ય છે જે રીતે મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે જે લોકો પોતાના દાદા દાદી છે નાના નાની કાકા કાકી મામા ફૂઈ માસી તો આ બધા બહુ નજીકના રિલેટિવ છે આપણા પણ એ લોકોને આપણે મળીએ નહીં એમની સાથે વાત ન કરતા હોઈએ એમને આપણે જોયા ન હોય વર્ષે બે વર્ષે પણ મળવાનું થતું ન હોય તો આપણું અટેચમેન્ટ ધીરે ધીરે એમનાથી ઘટી જાય રિલેશન બહુ નજીકનો છે તો પણ અટેચમેન્ટ ન રહી જાય એ વાતને મહાપ્રભુ અહીંયા કીધી કે જેટલો સમય આપણે ઠાકોરજીથી દૂર રહીએ તો એટલા ટાઈમમાં બીજી બધી વસ્તુમાં જો આપણું મન લાગી જાય તો ઠાકોરજીથી અટેચમેન્ટ આપણું રહી ન જાય અને ઠાકોરજી આપણને યાદ ન આવે એટલે કોઈ પણ રૂપમાં પ્રભુથી અટેચ રહીએ ઠાકોરજીમાં આપણું મન લાગેલું રહે એ જાતનું પ્રયત્ન આપણે હંમેશા કરવા જોઈએ એના માટે શું કરવું તો ઠાકોરજી સંબંધી કઈ વાંચવું પ્રભુ સંબંધી સાંભળવું કોઈના મોઢે સાંભળવું કોઈને કહેવું ઠાકોરજીના સંબંધી વાતો કરવી સંપ્રદાય સંબંધી વાતો કરવી એ જરૂરી છે કે જેનાથી કોઈ ના કોઈ રૂપમાં આપણે ઠાકોરજીની સાથે જોડાયેલા રહીએ એટલા માટે આપણે ત્યાં જપ પાઠ નો નિયમ આપણે ત્યાં રાખવામાં આવે કે કમસે કમ રોજ આટલું તો કરવું જોઈએ જે રીતે દર શનિવાર તમે લોકો પ્રવેશિકા ભણવા માટે બેસો છો તો આ નિયમ છે કે એવરી સેટરડે આપણે કમસે કમ એક કલાક તો આના માટે ડિવોટ કરવું જોઈએ તો આ સેટરડે વીકલી વન આપણે લોકો કરી રહ્યા છે પણ પોતાના ઘરમાં રહીને રોજ દિવસમાં એક વખત દસ મિનિટ પંદર મિનિટ જેટલું પણ આપણને સમય મળતું આપણે બહુ બિઝી હોઈએ બિઝનેસમાં હોઈએ સ્કૂલ કોલેજમાં હોઈએ કે એમાં પણ બિઝી હોઈએ પણ કમસે કમ અડધો કલાક કે એક કલાક જેને પાસે જેટલું સમય હોય મેક્સિમમ એટલું ટાઈમ કાઢીને સંપ્રદાય સંબંધી ષોડશ ગ્રંથ છે પ્રવેશિકા છે આપણા સંપ્રદાય સંબંધી કોઈ સાહિત્ય વાંચવું ભાગવતજી છે ભગવદ્ ગીતા રામાયણ મહાભારત કે જેની અંદર ભગવાનની લીલાઓ છે ભગવાનના ચરિત્રો છે એવું કંઈ પણ વાંચવું કે એને સાંભળવું એને જોવું કોઈના મોઢે સાંભળવું અથવા કોઈને કહેવું એ જરૂરી છે કે જેનાથી ઠાકોરજીની અંદર આપણું મન લાગેલું રહે આખો દિવસ ન કરી શકતા હોઈએ કમસે કમ દિવસમાં અડધો કલાક એક કલાક તો આના માટે ડિવોટ કરવું જ જોઈએ વીકલી એક વખત કરીએ મહિને એકવાર કરીએ એના કરતા રોજ કરી શકીએ તો સારી વાત છે ષોડશ ગ્રંથ મહાપ્રભુજીના ગ્રંથો છે એનો પાઠનો નિયમ કે ચલો આ એક પાઠ તો હું રોજ કરીશ જ સ્વસ્થ હોઈએ નાહીને અપરસમાં સારી રીતે આપણે ખાધા પીધા વિના પહેલા ઠાકોરજીનું કંઈ પણ પાઠ ઠાકોરજીનું જપ કે એકાદ અષ્ટાક્ષરની માલા વગેરેનું જેટલું આપણાથી પોસિબલ હોય એટલું નિયમપૂર્વક નિત્ય કંઈ પણ ખાધા પીધા પહેલા કરવું જોઈએ નાહી ધોઈને સ્વસ્થ અવસ્થામાં એ જરૂરી છે ભાગવતજીનું પઠન હોય એક પેજનું તો એક પેજનું એક શ્લોક વાંચી શકતા હો તો એક શ્લોક જેટલા જેટલું પણ આપણી પાસે ટાઈમ હોય એટલું પણ ભાગવતજીનું કમસે કમ થોડુંક અધ્યયન દિવસભરમાં કમસે કમ દસ મિનિટ પંદર મિનિટ તો રાખવું જોઈએ એને વાપરવું પણ બહુ ઇમ્પોર્ટન્સ આપ્યું છે અને જરૂરી પણ છે કેમ ભગવાનના સ્વરૂપને સમજવા માટે ઠાકોરજીને જાણવા માટે ભાગવતજી અને મહાપ્રભુજીના ગ્રંથો સિવાય બીજું કોઈ પણ મટીરિયલ બીજું કોઈ પણ સાહિત્ય આપણી પાસે અવેલેબલ નથી અને ન એ સમજવા જેવું છે કે આપણે એને સમજી શકીએ એટલી આપણી કેપેસિટી નથી એટલે ભાગવતજી નું પઠન ભાગવતજી નું અધ્યયન રોજ નિયમપૂર્વક રાખવું જોઈએ ષોડશ ગ્રંથોનો પાઠ ષોડશ ગ્રંથની ગુજરાતી ટ્રાન્સલેશન છે કે મૂળ પાઠ છે એને વાંચવું સમજવું આ જાતની પ્રેક્ટિસ કે આ જાતની આદત કે નિયમ રોજનું આપણું હોવું જ જોઈએ કે જેનાથી કોઈક ને કોઈક રૂપમાં આપણે ભગવાન સાથે અટેચડ રહીએ ભગવાન આપણને ભૂલાઈ ન જાય કમસે કમ તો એટલું તો પૂરતું એક દિવસમાં આપણે ચોવીસ કલાક આપણા માટે ફેમિલી માટે સોસાયટી માટે ફ્રેન્ડ માટે બિઝનેસ માટે આપતા હોઈએ એમાંથી એકાદ કલાક તો ધર્મ માટે મહાપ્રભુજી માટે ઠાકોરજી માટે કે આપણી આત્મા માટે તો કાઢવું જોઈએ એ વાતને મહાપ્રભુજી આ ટોપિકની અંદર એક્સપ્લેન કર્યું છે કે કમ્પલસરી છે ભાગવતજી નું અધ્યયન અને મહાપ્રભુજીના નું અધ્યયન એના વગર પુષ્ટિમાર્ગની અંદર ન તો આપણે કંઈ સમજી શકીએ ન પુષ્ટિમાર્ગની અંદર આગળ વધવાનો કોઈ સ્કોપ છે કે ન પ્રભુની પ્રાપ્તિ કરવા માટે આના સિવાયનો બીજો કોઈ પણ ઉપાય છે એટલે કઈ પણ ભાગવતજી ભગવાન સંબંધી રામાયણ છે મહાભારત છે સ્તોત્ર પાઠ છે કે જે રીતે અમર ચિત્રકથા વગેરે નાની નાની બુક્સ આવતી હોય ભગવાનની વાર્તાઓ હોય એમાં જે મહાપ્રભુજીના ગ્રંથો છે ષોડશ ગ્રંથ વગેરે તો એને દિવસમાં કમસે કમ એકાદ કલાક અડધો કલાક વાંચવાની આદત રાખવી જોઈએ નિયમ રાખવો જોઈએ એટલું અહીંયા સમજવું જોઈએ કે જેનાથી આપણે ભગવાનને ભૂલીએ નહીં ભગવાનથી અટેચ રહીએ કોઈક ના કોઈક રૂપમાં જે જરૂરી છે એટલી વાત આ સમજાવી હા કોઈને પૂછવું છે કઈ હા દર્શના પ્રણામ રાજા હા બોલો છે તો આપણે આ ટોપિક ને આપણે ભક્તિને શું કહેવાય ભક્તિની વૃદ્ધિના ઉપાય જ કહી શકીએ કે નહીં હા એ જ વાત છે આનાથી પ્રભુ પ્રત્યેનો ભક્તિ પ્રભુ પ્રત્યેનો સ્નેહ વધે જ છે તો એમ નહીં તો એટલે મને ખબર છે ત્યાં સુધી સાચું કે નહીં કે ભક્તિના અંગો છે ને શ્રવણ કીર્તન અને સ્મરણ તો નવદા ભક્તિ છે ભક્તિના અંગ કેવા કરતા ભક્તિ આ જ છે શ્રવણ કીર્તન સ્મરણ પાદ સેવન અર્ચન સખ્ય દાસ્ય અને આત્મનિવેદન આ નવદા ભક્તિ છે વંદન એક એકાદ રહી ગયું હશે તો આ આઠ નવ સોરી નવ ભક્તિના અંગ છે જેને આપણે ત્યાં નવદા ભક્તિ ભાગવતજી એને ડિફાઇન કરે શ્રવણ કીર્તન સ્મરણ સિવાય તમે શું બોલ્યા એ લખાવો લખો શ્રવણ કીર્તન સ્મરણ પાદ સેવન પાદ સેવન અર્ચન વંદન દાસ્ય સખ્ય અને આત્મનિવેદન આ નવે નવ ને આપણે ત્યાં એને ગ્રુપ નવદા ભક્તિ નવ પ્રકારની ભક્તિ નવ જાતની ભક્તિ નવ પ્રકારે ભક્તિ એ રીતે કહેવામાં આવ્યું છે ભાગવતજીમાં ફરી બોલી દઉં કઈ રહી ગયું તો લખી લેજો શ્રવણ કીર્તન સ્મરણ પાદ સેવન અર્ચન વંદન દાસ્ય સખ્ય અને આત્મનિવેદન આ નવદા ભક્તિ છે શ્રવણ કીર્તન સ્મરણ એનો બહુ ઇમ્પોર્ટન્ટ એના પાર્ટ છે કેમ કે ભગવાન સંબંધી કંઈ સાંભળવાથી ભગવાન સંબંધી કંઈ વાંચવાથી બોલવાથી ઠાકોરજીનો યાદ કરવાથી ભગવાનની લીલાઓને યાદ કરવાથી પ્રભુમાં આપણું મન લાગે છે પ્રભુ પ્રત્યે સ્નેહ થાય પ્રભુ પ્રત્યે રિસ્પેક્ટ આવે પ્રભુ પ્રત્યે આદર આવે જ્યાં સુધી તમે ભગવાનને જાણતા નથી ભગવાનની ગ્રેટનેસ આપણે જાણતા નથી ત્યાં સુધી પ્રભુ પ્રત્યે ન તો આપણને રિસ્પેક્ટ થાય ન પ્રભુ પ્રત્યે પ્રેમ થાય એટલે શ્રવણ કીર્તન સ્મરણ જરૂરી છે શ્રવણ એટલે કે ભગવાન સંબંધી કંઈક સાંભળવું કીર્તન એટલે કે ભગવાન સંબંધી કંઈક બોલવું અને વાંચવું બંને સ્મરણ એટલે કે ભગવાન સંબંધી યાદ કરવું ઠાકોરજીની લીલાઓને યાદ કરવી ઠાકોરજીના કાર્યોને યાદ કરવું ભગવાનના સ્વરૂપને યાદ કરવું આ સ્મરણ છે લખી લેજો શ્રવણ એટલે કે ભગવાન સંબંધી કંઈ પણ સાંભળવું કીર્તન પ્રભુ સંબંધી બોલવું અને વાંચવું સ્મરણ એટલે કે ઠાકોરજીને યાદ કરવા ઠાકોરજીની લીલાઓને યાદ કરવી જે તમે વાંચ્યું છે જે તમે બોલ્યા છો જેનું તમે અધ્યયન કર્યું છે એને વારંવાર મનમાં ને મનમાં રિવાઇઝ કરવું એને યાદ કરતા રહેવું એ સ્મરણ છે તો શ્રવણ કીર્તન સ્મરણ આ ત્રણ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આપણે ત્યાં ભક્તિના કમ્પલસરી છે ઇમ્પોર્ટન્ટ કમ્પલસરી છે એના વગર ભક્તિ થઈ ન શકે પ્રભુ પ્રત્યે પ્રેમ જાગી ન શકે એટલે મહાપ્રભુજી એને બહુ ઇમ્પોર્ટન્સ આપ્યું છે એમાં પણ ભાગવતજીનું શ્રવણ ભાગવતજીનું અધ્યયન ભાગવતજીનું પઠન ભાગવતજીનું સ્મરણ ઓર વધારે જરૂરી છે મહાપ્રભુજીના ગ્રંથોનું શ્રવણ મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન એને વાંચવું ભણવું બોલવું સમજવું એને યાદ કરવું સાંભળવું આ પણ કમ્પલસરી છે એના વગર પુષ્ટિમાર્ગની અંદર આપણને આગળ વધવાનો કોઈ સ્કોપ નથી ન તો ભગવાનની પ્રાપ્તિ થઈ શકે અને ન પ્રભુ પ્રત્યે આપણને કોઈ પણ જાતનો સ્નેહ કોઈ પણ જાતનો આદર પેદા થઈ શકે એટલે આ બંને તો બહુ જરૂરી છે કમ્પલસરી છે એ વાતને અહીંયા સમજવી જોઈએ ઠીક છે હા સારું ચાલો આજનો ક્લાસ અહીંયા રાખીએ બ્રહ્મવાદનો ટોપિક હવે નેક્સ્ટ ક્લાસ તો થઈ નહીં શકે તમે લોકો બધા બિઝી હશો લગ્નમાં તો નેક્સ્ટ થી નેક્સ્ટ સેટરડે આપણે ક્લાસ અરેન્જ કરશું તો હવે થોડુંક જ પ્રવેશિકાનું બાકી છે એનું અધ્યયન આપણે પૂરું કરશું પછી આગળનું વિચારશું તો હવે આ ટોપિકમાં કોઈ પણ ડાઉટ હોય તો પૂછજો નેક્સ્ટ ક્લાસમાં તમારી બધા પોતપોતાની મોકલી દેજો કેટલી વાર અહીંયા રાખીએ પછી હવે નેક્સ્ટ ટુ નેક્સ્ટ ક્લાસ હવે આના પછીનો સેટરડે નહીં ને એના પછીના સેટરડે આપણે ક્લાસ ગોઠવ ઠીક છે ચલો ભલે મળીએ જય શ્રી કૃષ્ણ ફરી મળ નેક્સ્ટ ક્લાસ અને વાંચી લેજો ફરી એકવાર ટોપિક કઈ ન સમજાયું તો પૂછજો ઠીક છે ભલે હા